બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ જગત કોણે બનાવ્યું હશે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણે મળીને ક્રિએટર બ્રહ્મા છે એડમિનિસ્ટ્રેટર વિષ્ણુ છે અને ડિસ્ટ્રોયર મહેશ છે તો આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના મા બાપ કોણ શંકર પોતે જ ફાધર છે તો પછી મધર કોણ છે he himself is the mother તો પછી ત્રણ જ કેમ આવ્યા પાંચ કેમ ના આવ્યા ત્રણ ગુણો છે એથી ત્રણ છે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નામનું કોઈ જ નથી આ તો ત્રણ ગુણને નામ આપ્યા છે તે ત્રણ ગુણોની વાત સારી રીતે સમજાવવા ગયેલા પણ તેનો દુરુપયોગ થયો અને મૂર્તિઓ કાઢી એ શું કહેવા માંગતા હતા કે પ્રકૃતિના આ ત્રણ ગુણોને કાઢીને નિર્મળ થઈશ તો તું પરમાત્મા થઈશ આ ત્રણેય ગુણોને કાઢીને હા એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના રૂપક ગુણો કાઢીને સુખ તો તમારી પાસે જ છે પણ કેમ ભેગું નથી થતું તો કે અંતરાય છે તો એ કોણે ઊભા કર્યા ભગવાને ઊભા કર્યા ના તારા જ પોતાના ઊભા કરેલા છે અંતરાય એવી વસ્તુ છે કે પ્રાપ્ત થાય તોય ફેંકી દે નહીં તો તમે પોતે જ પરમાત્મા છો પણ તમારા પોતાના જ અંતરાય છે એમાં કોઈની દખલ નથી આ તો આપણું જ ઊભું કરેલું તોફાન છે જો કોઈ આ બધું ઊભું કરનાર હોત તો તો આ લોકો ઓછા નથી એને પકડીને એનું ક્યારનું એ શાક કરી નાખ્યું હોત